अवताराणां खण्डनं यत्र युक्तिभिः कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन વરાહપુરાણમાં કહ્યું છે કે ચતુર્મુખાર્યુર યદિ કોટિ વક્ત્રો ભવેન્નર ક્વાપી વિશુદ્ધ ચેતા સ તે ગુણાનામ યુક્તેકમ અંશમ વદે નર વા દેવવર પ્રસિદ્ધ બ્રહ્માના જેટલું આયુષ્ય ધરાવનાર અને કરોડ મુખવાળો કદાચ કોઈ પવિત્ર મનનો મનુષ્ય જે આપના ગુણોને કહેવા લાગી જાય તો પણ તે તેટલા સમયમાં આપના સદ્ગુણોના દસ હજારમાં ભાગ જેટલું પણ કહી શકે નહીં માટે હે દેવવર આપ અમારા ઉપર પ્રસન્ન રહો ગુણાત મનસ્તે પી ગુણાન્વી માતું આપના અનંત કલ્યાણકારી ગુણોને કોણ માપી શકે એકાદશ કંધ ભાગવતમાં કહ્યું છે કે મામ ભજંતી ગુણાહ સર્વે નિર્ગુણમ નિરપેક્ષકમ સુહૃદમ પ્રિયમાત્માનમ સામ્યા સંગાદયો ગુણાહ મારામાં માયિક ગુણ નથી મને કોઈની અપેક્ષા પણ નથી છતાં પણ ક્ષમતા અને અનાશક્તિ આદિ બધા સદ્ગુણ મારી સેવા કરે છે તે બધા મારામાં રહે છે કારણ કે હું સહુનો હિતેશી સુહૃદ પ્રિયતમ અને આત્મા છું પૃથ્વીએ ધર્મને શ્રીકૃષ્ણ ભગવાનના ઓગણચાળીસ ગુણ કહ્યા છે સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ્તપ સામ્યમ તિતિક્ષોપરતિ શ્રુતમ જ્ઞાનમ વિરક્તિરૈશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિર્ધૈર્યમ આર્દવમ એવ ચ પ્રશ્રય શીલમ સહ ઓજો બલમ ભગઃ ગાંભીર્યમ સ્થૈર્યમ આસ્તિક્યમ કીર્તિમાનો અનહમ કૃતિ એતે ચાન્યે ચ ભગવાન નિત્યા યત્ર મહાગુણા પ્રાર્થ્યા મહત મહત્વમિચ્છ પ્રાર્થ્યા મહત્વમિચ્છદભિર્ન વિયંતી ચ કરહિચિત સત્ય પવિત્રતા દયા ક્ષમા ત્યાગ સંતોષ સરળતા શમ દમ તપ સમતા તિતિક્ષા ઉપરતી શાસ્ત્ર વિચાર જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય વીરતા તેજ બળ સ્મૃતિ સ્વતંત્રતા કૌશલ કાંતિ ધૈર્ય કોમલતા નિર્ભકતા વિનય શીલ સાહસ ઉત્સાહ બળ ધારણ સામર્થ્ય સૌભાગ્ય ગંભીરતા સ્થિરતા આસ્તિકતા કીર્તિ ગૌરવ અને નિરહંકારતા આ ઓગણચાલીસ દિવ્ય ગુણો તેમજ મહાનપણાને ઈચ્છતા સજ્જન પુરુષોએ ઈચ્છવા જેવા બીજા પણ અનેક સદ્ગુણ છે તે શ્રીકૃષ્ણની સેવામાં નિરંતર રહે છે તેમનાથી ક્યારેય છૂટા નથી પડતા નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો નિશ્ચેત તનાત્મક શરીર ગુણેશ્ચ હિનઃ આનંદ માત્ર કરપાદ મુખોદ મુખોદરાદિ પરમાત્મા વાસુદેવો ભગવાન દિવ્ય વિગ્રહ તેમનું શરીર સ્વરૂપ નિત્ય નિર્દોષ અને કલ્યાણકારી ગુણોથી ભરપૂર છે સ્વયં સ્વતંત્ર છે જડ શરીરના હેય દોષોથી રહિત છે અને તેમના કર ચરણ મુખ તથા ઉદર આનંદરૂપ જ છે નિત્ય સિદ્ધે તદાકારે તત્પરત્વે ચ પૌષ્કર યસ્યાસ્તિ સત્તા હૃદયે તસ્યા સૌ સન્નિધિમ વ્રજેત હે પૌષ્કર જે હૃદયમાં નિત્ય સિદ્ધ છે તદ્રુપ થયેલા છે જે હૃદયમાં એમની જે હૃદયમાં નિત્ય સિદ્ધ છે જે હૃદયમાં નિત્ય સિદ્ધ છે તદ્રુપ થયેલા છે અને તેમના ચિંતનથી તદાકાર થયેલા એવા હૃદયમાં જેમની સત્તા નિવાસ છે એ જીવ તેને નજીક શરણે જાય આ રીતે પરમાત્માના કલ્યાણકારી સદ્ગુણો અને અમાયિક દિવ્ય વિગ્રહને કહેનારા બધા પ્રમાણો છે અહીં કોઈ શંકા કરે કે આકાશ શરીરમ બ્રહ્મ બ્રહ્મનું શરીર આકાશ છે આ શ્રુતિવાક્ય પ્રમાણે બ્રહ્મ નિરાકાર જણાય છે તમે તેને સાકાર અને સગુણ કેમ કહો છો તેનો પ્રત્યુત્તર આ છે કે આકાશ શબ્દનો અર્થ આ સમંતાત કાશતે પ્રકાશતે ઇતિ આકાશ આવી વ્યત્પત્તિથી વ્યુત્પત્તિથી વ્યુત્પત્તિથી આવી વ્યુત્પત્તિથી પ્રકાશમાન દિવ્ય શરીરવાળા આવો થાય છે અથવા અંતર્યામી બ્રાહ્મ અંતર્યામી બ્રાહ્મણમાં કહેલી પ્રક્રિયાથી અથવા અંતર્યામી બ્રાહ્મણમાં કહેલી રીત રીત પ્રમાણે પૃથ્વી આદિ બધા જ પદાર્થ જેનું શરીર છે આવા અંતર્યામી પરબ્રહ્મનું આકાશ છે શરીર જેનું એમ કહેવાય છે અને આટલાથી કંઈ નિરાકારપણું સિદ્ધ કરી શકાતું નથી પરબ્રહ્મમાં આકાશના ગુણ નિર્લેપપણું અને વ્યાપકપણું આ સામાન્ય ગુણ રહ્યા છે તેથી પણ આકાશ શરીરમ બ્રહ્મ કહી શકાય છે કોઈ શંકા કરે કે પરબ્રહ્મને જો મૂર્તિમાન કહેશો તો તે કયા પ્રદેશમાં તથા કયા સ્થાનમાં રહે છે તેવું કહેવું પડશે વળી તેવા કોઈ પ્રદેશ કે સ્થાનને કહેનારી પ્રમાણરૂપ કોઈ શ્રુતિ નથી અને છતાં પણ પરબ્રહ્મને મૂર્તિમાન કહેશો તો તેમાં પરિચ્છિન્નતા પરિમિતતા સંકુચિતપણું આવી જશે અને પરબ્રહ્મ અનંત છે આમ કહેનારી શ્રુતિ સાથે વિરોધ આવશે તેમજ વેદાંતના સિદ્ધાંત તજદીદો કહેવાશે આવી શંકા યોગ્ય નથી કારણ કે પરબ્રહ્મ અંતર્યામીપણે ચોતરફ જોડાયેલા છે વેદાંતનો હું સિદ્ધાંત ત્યાગ કરી દીધો એમ છેલ્લું વાક્ય હું બોલ્યા તમે વેદાંતનો સિદ્ધાંત તજી દીધો કહેવાશે એટલે હું સિદ્ધાંત તજી દીધો ભગવાનને અપરિચ્છિન્ન એવું કે છે અપરિચ્છિન્ન નથી ભગવાને અને મૂર્તિમાન માનો તો દિવ્ય ગુણથી પરિચ્છિન થઈ જાય એમ પરિચ્છિન એટલે હું પરિચ્છિન એટલે હું એનાથી નોખા પરિચિન એટલે શું ભાઈ પરિચિન એટલે શું એટલામાં જ છે ને બીજે નથી એમ લિમિટેડ એટલે પરિચિન હા મૂર્તિ હોય કેટલામાં હોય લિમિટેડ એટલે મૂર્તિ હોય તો આકાર હોય તો પછી અહીંયા હોય કે ન હોય ભગવાન અક્ષરધામમાં છે તો અહીંયા હોય કે ન હોય ભગવાન અંતર્યામી શક્તિ કરીને અંતર્યામી શક્તિ કરીને રહ્યા છે તો મૂર્તિમાં ધામસ બે સ્વરૂપે રહ્યા છે અહીંયા આપણે ભગવાન દર્શન કરવા તો ન થાય ને અંતર્યામી હોય તો વ્યાપીને બેઠા હોય એ હાથમાં કઈ થોડા આવે કઈ એક દેશે થકા સર્વદેશી એક દેશે થકા સર્વદેશી એટલે હું ધામમાં રૂપ છે છતાંય વ્યાપક પણ બધા અંતર્યામી રૂપે રહેલા છે તો વ્યાપક પણ આવ્યા ને વ્યાપક પણ આવ્યા તો હાથમાં પકડવા જાવ તો આવે અહીં તમારે દર્શન કરવાની ઈચ્છા થઈ હોય તો તો ત્યાં જવું પડે ને કે અહીં આવે એ આવે તમારે ત્યાં જવું પડે ભગવાન અહીં આવે તો તો પછી ત્યાં એક દેશમાં ત્યાં પછી તો ખાલી થઈ જાય ને હે તો ત્યાં ખાલી ન થઈ જાય અનેક રૂપને ધારણ કરી આગળ અનેક રૂપને ધારણ કર્યા એ તો ઘડી કર્યા કઈ કાયમી થોડા ને તમે ગયા પછી તમારા શિષ્યોને દર્શન કરવાની ઈચ્છા થઈ હોય તો ભગવાન તો મૂર્તિમાન થકા પણ વ્યાપક છે એટલે દર્શન દે ના હોતી તે કઈ અંતર્યામી રૂપે જ વ્યાપક છે એવું જરૂર નથી જો પરબ્રહ્મને મૂર્તિમાન કહેશો તો તેમાં પરિચ્છિન્નતા પરિમિતતા સંકુચિતપણું આવી જશે અને પરબ્રહ્મ અનંત છે આમ કહેનારી શ્રુતિ સાથે વિરોધ આવશે તેમજ વેદાંતનો સિદ્ધાંત તજી દીધો કહેવાશે આવી શંકા યોગ્ય નથી કારણ કે પરબ્રહ્મ અંતર્યામીપણે ચોતરફ જોડાયેલા છે તેમનું સ્વરૂપ જ્ઞાન અને આનંદ તેમનું સ્વરૂપ જ્ઞાન અને આનંદ છે તેમને અમુક દેશમાં મુક્તો સુખ મેળવી શકે એવા વિશેષ સ્વરૂપે વિરાજમાન કહેવાથી કંઈ તેમનામાં પરિચ્છિન્નતા આવી જતી નથી પરબ્રહ્મના સ્થાન બાબતની શ્રુતિઓ તો છે જ જેમ કે દિવ્ય બ્રહ્મપુરે યેશ શબ્દ વ્યોમ્યત વ્યોમ્યાત્મા પ્રતિષ્ઠિત વ્યોમ્યાત્મા પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યોમ્યાત્મા પ્રતિષ્ઠિત પરમ વ્યોમમાં બ્રહ્મપુરમાં આ પરમાત્મા રહ્યા છે એતત સત્યમ બ્રહ્મપુરમ આ સત્ય બ્રહ્મપુર છે અપહત પાપમાં યેશ બ્રહ્મલોક આ બ્રહ્મલોક પાપે રહિત છે સ ખલ્વેવમ ખલ્વેવમ સ ખલ્વેવમ વર્તયન યાવદાયુષમ બ્રહ્મલોકમ અભિસંપદ્યતે ન ચ પુનરાવર્તતે તે પ્રપન્ન મુમુક્ષુ અંતે નિશ્ચિત બ્રહ્મલોકને સારી રીતે પામે છે અને તે ક્યારેય ત્યાંથી પાછો આવતો નથી તદક્ષરે પરમે વ્યોમન તે પરમ વ્યોમ અક્ષર છે તેમાં તમસહ પરસ્તાત તમથી પર છે ક્ષયંતચરસ્ય ક્ષયંતમસ્ય રજસ પરાકે ક્ષયંતમસ્ય રજસઃ પરાકે આ જગતથી પર આનું સ્થાન છે સ વેદે તત્પરમમ બ્રહ્મધામ યત્ર વિશ્વમ નિહિતમ ભાતિ શુભ્રમ તે આ બ્રહ્મધામને સર્વથી શ્રેષ્ઠ જાણવું જ બ્રહ્મમાં રહેલું સમગ્ર સુખમય પ્રકાશે છે યો અસ્યાધ્યક્ષ પરમે વ્યોમન તે આના અધ્યક્ષ છે તે પરમ વ્યોમમાં રહ્યા છે હિરણ્ય હિરણમયે પરે લોકે વિરજમ બ્રહ્મ નિષ્ફલમ પ્રકાશમાન બ્રહ્મલોકમાં રહેલા અને ત્રણ ગુણના સ્પર્શથી રહિત અને અંશે રહિત છે પાદોશ્ય વિશ્વભૂતાની ત્રિપાદશ્યામૃતમ દિવી આ પરમ પુરુષનો સ્થાવર જંગમ એક અંશ છે જ્ઞાન આનંદાદી અનેક કલ્યાણગુણ સંપન્ન પરમાત્માનું અમૃતમય સ્વરૂપ તો પરમ વ્યોમમાં છે તે વિશ્વાભૂતાની અસ્ય પાદા આ સમગ્ર વિશ્વ છે એ ભગવાનનો એક પાદ છે વિભૂતિ કેટલી છે કેવી છે ચતુષ્પાદ વિભૂતિ છે એમાં એક પાદ એ જગત અને ત્રિપાદ વિભૂતિ તો શું ભણ્યા બોલા તમે કેતિન્દ્રમત દીપિકા ચાતુર્માસમાં પાઠ કરી નાખો એક ચતુષ્પાદ ત્રિપાદ વિભૂતિ છે એ ભગવાનનું ધામ છે અને એક પાદ વિભૂતિ જગત છે પાદોસ્ય ભૂતાની વિશ્વાભૂતાની એટલે આ જગતરૂપ છે એ ભગવાનનો એક પાદ વિભૂતિ છે અને ત્રિપાદ ત્રિપાદસ્ય અમૃતમ દેવી એમ એટલે ભગવાનનું અક્ષરધામ છે દેવી અમૃત અસ્ય ત્રિપાદ દેવી અમૃતમ આ ભગવાનના ત્રણ પાદ વિભૂતિ છે એ ધામ છે અને એક પાદ છે એ જગત છે પાદોશ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદશ્યામૃતમ દિવી આ પરમ પુરુષનો સ્થાવર જંગમ એક અંશ છે જ્ઞાન આનંદાદી અનેક કલ્યાણગુણ સંપન્ન પરમાત્માનું અમૃતમય સ્વરૂપ તો પરમ વ્યોમમાં છે એ ત્રણ ત્રણ જણા ત્રિપાદ એટલે ત્રણ ગણા એમ નહીં ભગવાન ત્રણ ગણા રહ્યા છે એવું ક્યાં છે ભગવાનનો અક્ષર ભગવાનની વિભૂતિ ત્રણ ગણી છે અને એક ગણી આયા પા ભાગની આયા જગત આ જગત હોતે ભગવાનની વિભૂતિ વિભૂતિ એટલે શું છે વિભૂત એટલે શું સમૃદ્ધિ માલિક આ જગતના માલિક કોણ ભગવાન અને ધામના માલિક કોણ પણ પેમાં ફેર હું ઓલું ત્રણ ગણું છે આ એક ગણું છે ઓલું <coughs> આપણે હૈદરાબાદ ને ગુલબર્ગા બે હરખા છે હૈદરાબાદ ને ગુલબર્ગા બે હરકા કે હૈદરાબાદ ને બીડર બે હરકા કહેવાય અલગ અલગ અલગ તો છે જ પણ હરખા કહેવાય કે નહીં એમ અલગ તો છે જ પણ હરખા કહેવાય કે નહીં એમ નાના મોટા કહેવાય કે નહીં હે કયું મોટું કયું નાનું કયું મોટું ને કયું નાનું શું કરવા શું કરવા મોટું આની કિંમત મોટી છે બોલો તો હજી ખાલી નાનું છે આની કિંમત કેટલા ગણી પેલા કરતા એમાં જગત છે એ એક પાદ વિભૂતિ છે અને ભગવાનનું ધામ છે એ ત્રિપાદ વિભૂતિ છે એક પાદ વિભૂતિ એટલે પા ભાગ એમ નહીં અને ત્રિપાદ એટલે ત્રણ ભાગ એમ નહીં ત્રિપાદ એટલે અનંત અને એક પાદ એટલે લિમિટેશન એ જગત છે એ લિમિટેશન છે એનો શેડો છે અને ભગવાનના ધામનો શિયાળો નથી એટલે આનંદ ત્રિપાદ અસ્ય અમૃતમ દેવી અસ્ય પરમાત્માના ત્રિપાદ વિભૂતિ દેવી અમૃતમ આ ભગવાનની બહુ મોટી સંપત્તિ તો ન્યા છે અને અહીંયા તો એક જ છે થોડોક ભાગ છે બધાને જેવા જોવા માટે સેમ્પલ તરીકે શોરૂમમાં કેટલું હોય એ એટલે આ જગત શોરૂમ છે અને ગોડાઉન છે એ ઓયલું એનું ગોડાઉનમાં ઢગલા હોય શોરૂમમાં એક સેમ્પલ માંડ હોય પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યા ભૂતાની અસ્ય પાદહા અસ્ય પાદ એટલે રૂપ કરો પાદન એક પાદ એક વચન છે કયું છે એક વચન તો પછી એક વચન એટલે એક પાદ વિશ્વાભૂતાની અસ્ય એક પાદ અને દિવી અમૃતમ અસ્ય ત્રિપાદ એ આનાથી ત્રણ ગણું છે ત્રણ ગણો એટલે અનંત છે એનું લિમિટ અનલિમિટેડ છે અને પાદહ એટલે લિમિટેડ છે પાદોસ્ય ભૂતાની ત્રિપાદશ્યામૃતમ દેવી આ પરમ પુરુષનો સ્થાવર જંગમ એક અંશ છે જ્ઞાન આનંદાદી અનેક કલ્યાણ ગુણ સંપન્ન પરમાત્માનું અમૃતમય સ્વરૂપ તો પરમ વ્યોમમાં જ છે તેહ નાકમ મહિમાનઃ સચંતે યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાહ તે દિવ્ય સ્વર્ગલોકના મહિમાને કહે છે કે જ્યાં પૂર્વે સાધ્ય દેવો રહ્યા છે યથા પાદો દરસ્ત્વા સાધ્ય દેવો રહ્યા છે એ આના મહિમાને સચનતા આના મહિમાને બરાબર જાણે છે અને કે છે શું કરવાને એ બધાથી પૂર્વે છે એમ જૂના છે જૂના હોય મહિમા વધારે જાણે કે નવા હોય જૂના ને મહિમા વધારે હોય કે નવા ને ભાઈ વચન સ્વામીજી હે નવા ન હોય હે નવાને જ મહિમા હોય ને જૂનાને તો ગોઠણે ગોઠણે થઈ ગયું ન હોય જૂનાને ગોઠણે ગોઠણે હોય કે નવાને ગોઠણે ગોઠણે હોય હે હે નવાને તો અહીંયા ગળે ગળે હોય અને જૂનાને ગોઠણે ગોઠણે હોય કે કોને કોને હોય જૂના ધ્યાન રાખે તો હોય મહિમા જૂના ધ્યાન રાખે તો એને ગળે ગળે ભગતજી શું કે છે જૂનાને ગોઠણે ગોઠણે કે નવાને ગોઠણે ગોઠણે હે આમાંથી એમ કીધું કે જૂના છે તેહ નાકમ મહિમાન સચંત યત્ર પૂર્વે પૂર્વે એમ કે પૂર્વે એટલે જૂના એમ પૂર્વે કયું રૂપ છે પ્રથમા બહુવચન પ્રથમા બહુવચન કેવી રીતે સર્વનામ સંજ્ઞા સર્વનામ સંજ્ઞા થઈ ગઈ સર્વ સર્વમ સર્વે પૂર્વે એટલે અહીંયા જાજા જૂના છે અને નવા તો હાવ થોડાક જ નવાને ગોઠને ગોઠ નવાના મહિમા વધારે હોય કે આમાં તો એવું કીધું કે જૂના બધા બહુ મહિમા કે છે તમે આ તમે તો નવા છો કે જૂના છો હે તમે જોના છો તમે ભાઈ આ સ્વામીજીને મહિમા કઈ કહી આવો છો ભગતજી જોના કે નવા જોના છે હવે એવું કીધું કે જૂના છે એ બધા નવાને મહિમા કે છે એવું તે પૂર્વે સાધ્યા મહિમાનમ સાચાંત હાસ્ય એમ એવું આવ્યું ને હું આવ્યું કડી બોલો છે તેહ નાકમ મહિમા નહ સચંતે હ એટલે તો આમ ધરવો ધરવ કે છે તે હ ઓહો હ એટલે મહિમાન આમ ધરવો ધરવ હ એમ સચંત ઓલા નવાને ધરવી દે એટલો મહિમા આ કે છે તમે તો જે નવા છો કે તમને આ લોકો કોઈ ધરવે છે ભગત ધરવી દેતા હોય તો હે કોણ ધર્યું તમને કોઈ મહિમા કહે છે કે નથી કહેતા કે તમે જૂના છો તમે જૂના કે નવા હે ઋષિ સ્વામી શું છે જૂના કે નવા નવા કે જૂના બેની વચ્ચે છે દહીંમાં દૂધમાં બેમાં દૂધ મળતું હોય તો દૂધમાં દહીં મળતું હોય તો દહીંમાં પીરસ વાવવા જોઈએ કોક ભગતજી નવા કે જૂના એ તો જૂના ગણાય છે ને ગોઠણે ગોઠણે હોય એ બધા હે ગોઠણે ગોઠણે હોય એ બધા શું કહેવાય જૂના અને કડે કડે હોય એ બધા વચાના હે વચાના ગળે ગળે હોય બધા નવા ગળે આવી ગયા હોય બધા નવા એમ અને ગોળને ગોળને થઈ ગયો એ બધા જૂના આવ્યું તે નાકમ નાક સુધી એમાં ગળે ગળે એની કા એને નાક ખુદી આવી ગયું એ ગળે ગળે ભલે એમ તો ગળે ગળે કહેવાય ને નાક ખુદી તો કહેવાતું નથી એટલે નાક સુધી આવી ગયું હોય એ બધા જૂના એ જૂના નવા હજી એ તો નવા ગોઠણે ગોઠણે વાળા જૂના એ કડીનો અર્થ હું કરો જી તે અનાકમ બહુ મહિમાનમ સચનતા બહુ આપણે કરી દેવું ભેળી દેવું એમ એ બહુ મહિમા કે ને જૂના હોય બધા ભગત મહિમા કેવા બે તો પછી ઓછો રાખે કઈ હે ભગતને કહો કે મહિમા તમને નવા એ કીધો છે કે જુદાય ભગત તમને કોઈ મહિમા કહેતું જ નથી કઈ ભાઈ સ્વામીજી વતન સ્વામીજી હે કોઈ નથી કેતું કઈ હે કે છે સાંભળતા નથી કે સાંભળો છે સાંભળતા નથી સાંભળતા નથી તો જોરા થઈ ગયા જૂના બધાને ગોઠણે ગોઠણે મહિમા આવે મહિમા તો એટલો ને એટલો પણ આ બહુ વધી ગયા હોય એટલે એને બધું ગોઠણે ગોઠણે થઈ જાય જૂના હોય તો લીટીનો અર્થ સમજાવો લ્યો સરસ છે તે ના મહિમાનમ સચંતા પૂર્વે સાધ્યા દેવા બધા જૂના જૂના હોય તેહ નાકમ મહિમાન સચંતે યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા એનું સીધું સીધું ટ્રાન્સલેશન સ્વામીજીને સમજાવી દે એમ કહી દો વચન સ્વામીજીને એ તમને ઇંગ્લિશ સમજાવે છે ને એટલે તમારે એને સંસ્કૃત સમજાવવું જોઈએ કહી દો જે સ્વર્ગના દેવતાઓ છે એ ભગવાનના મહિમાને એવી ભાષા ભાષામાં જૂના દેવતાઓને ગોટણે ગોટણે છે ઓલાને નાક હોતી થઈ ગઈ છે તેહ નાકમ મહિમા નહ સચંત નાકમ એટલે હું એ સ્વર્ગ કેવી રીતે ન અકમ એટલે સ્વર્ગ નહીં ભગવાનનું ધામ એમ પેહનાકમ યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા સચંતે સચંતા એટલે મહિમાનું મનન કરે છે અને કે છે ચિંતિત ચિંતન મનન ને વક્તવ્ય એ બધું સચંત એ ભગવાનનો મહિમા કા ચિંતન કરી રાખે છે ને કાં મનન કરી રાખે છે ને કાં કોકને કહે છે એ બધા એકબીજાને કહે છે હા તેહ નાકમ મહિમાન સચંત યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા તે દિવ્ય સ્વર્ગલોકના મહિમાને કહે છે કે જ્યાં પૂર્વે સાધ્ય દેવો રહ્યા છે યથા પાદોદરસ્ત્વાચા યથા પાદોદરસ્ત્વચા વિનિર્મુચ્યત એવમ ઇહૈવ સપાપમન સપાપમન વિનિર્મુક્ત સસામભિરુનિ સસામભિરુનિયતે બ્રહ્મલોકમ જેમ સર્પ પોતાની કાચળી રૂપ ખોળને ઉતારી નાખે છે પાદોદર એટલે હું સર્પ સર્પ કેવી રીતે પાદોદર જેનો પેટ છે પગ છે પાદ છે ઉદર છે ઉદર એવો પાદા હા એનું ઉદર એને ઉરગ કહેવાય ઉરસા ગચ્છતી ઉરગા એટલે પાદો દ્વારા જેમ સર્પ પોતાની કાચળી રૂપ ખોળને ઉતારી નાખે છે તેમ અહીંથી જ શુભ અશુભ કર્મોથી છૂટેલા મુક્તાત્માને દિવ્ય મુક્તો સામ ગામ સંભળાવતા થકા બ્રહ્મલોકમાં લઈ જાય છે મહિમા સંભળાવતા થકા વાલે જૂના બધા આવે અહીંયા અને નવાને બધાને મહિમા કે તે પૂર્વે સાધ્યા હશે ને એટલે પૂર્વે દીક્ષા લીધી હોય એ બધા પૂર્વે સાધ્યા હા એને બોલાને ગળે ગળે કરી દે મહિમા કહી એને તો ગોટણે ગોટણે હોય પણ એ ઓલાને ગળે ગળે કરી દે અને પછી ઓલે પણ કેતા કેતા લઈ જાય ત્યાં ધામમાં કેવો છે મહિમા વધે કે હે ધામમાં ગયા પછી મહિમા વધે કાંઈ થયો એટલો જ રહે નાક સુધી તો આવી ગયો હોય પછી નાકથી તો વધારે શ્વાસ નો લઈએ કે ને નાકથી વધારે કેટલો લેજો જોઈ તો વળી આપણે કહીએ છીએ ગળે ગળે આમાં તો નાક હોતી કીધું છે ને વધે ને દરરોજ મહિમા કે તો વધે જ તો સ્થિતિ વધતી રહે મુક્તાની સ્થિતિ તો બહુ મોટી જ હોય એની પણ તો મહિમા વધે એને પછી એને ગોઠણે ગોઠણે ત્યાં ગોઠણે ગોઠણે વાળા જાય નહીં જલ્દી પણ જાય તો એને પછી ગોઠણે ગોઠણે ત્યાંથી ત્યાં ગોઠણે ગોઠણે છે જ નહીં બધું નાખોદી જ નાખોદી જ કીધું ને ત્યાં તો યત્ર નાક એ બધી પાણી નાખોદી જ ગળે ગળે નહીં ને ગોઠણે ગોઠણે નહીં ગળે ગળે ગોઠણે ગોઠણે અહીંયા બધું છે આ એ બધા જૂના હોય એને ગોઠને ગોઠણે નવા હોય એને ગળે આવી ગયા હોય તમે તમે ભાઈ સ્વામીજી નવા છો કે જૂના વતન સ્વામીજી તો ગળે આવો છો કે નહીં કોઈથી થોડાક દિનો તો ગળે આવી ગયા શરૂઆતમાં હાવ નવા હતા ત્યાં સ્વામીજીથી કે નહીં હાવ નવા હતા ગળે નહોતા આવી ગયા હવે તો પછી ગળેથી હેઠે ઉતરી ગયું કેટ કેટ થઈ ગયું કારણ કે માને નહીં એમ અને હા નહીં માને ત્યારે ગોઠને ગોઠને ભગતની ગોળે એમ કે ગોઠને ગોઠને થઈ જાય બધી એમ આખી અને માર્કેટ છે એ ગોઠને ગોઠને છે એટલે બહુ જૂના થઈ જાય તો ગોઠને ગોઠને પછી તો હા પગે બુડે કે ન બુડે એવું થઈ જાય વાંચો ને પછી ધામમાં જાય તો પછી ગળાથી ઉપર વ્યા જાય એ નાખોથી વ્યા જાય અને પછી વાંધો નહીં જો જાય તો ગમે તે જૂના કે નવા ગમે તે જાય તો એને બધા નાખોથી કીધું ને નવા જૂના જેમ સર્પ પોતાની કાચળીરૂપ ખોળને ઉતારી નાખે છે તેમ અહીંથી જ શુભ અશુભ કર્મોથી છૂટેલા મુક્તાત્માને દિવ્ય મુક્તો સામ ગામ સંભળાવતા થકા બ્રહ્મલોકમાં લઈ જાય છે વિજ્ઞાન સારથી યસ્તુ મનઃ વાત પ્રગ્રહવાન નરહ સોધ્વન પરમાપનોતિ પારમાપનોતિ સોધ્વન પારમાપનોતિ તદ વિષ્ણો પરમમ પદમ જે મનુષ્ય વિવેકશીલ બુદ્ધિરૂપી સારથીવાળો છે અને મનરૂપ લગામને વશ રાખે છે તે સંસારના માર્ગથી પર પરબ્રહ્મના પરમ પદને પામે છે યત્ર ગાવો ભૂરિશૃંગા અયાસહ અત્રાહત તદુરુ ગાયસ્ય વૃષ્ણ પરમમ પદમ વભાતી ભૂરી જ્યાં તેજોમય કિરણો અનેક રીતે પ્રસરેલા છે મહાન ગતિવાળા વિષ્ણુનું તે પરમપદ વિસ્તીર્ણ જણાય છે અહીંયા સ્મૃતિઓ પણ કહે છે કે તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાહા બ્રહ્મવેતા જનો અર્ચી માર્ગે કરીને બ્રહ્મને પામે છે ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્ત નિવર્તન્તે તદ ધામ પરમ મમ તદ્ધામ તદ્ધામ પરમ મમ ત્યાં સૂર્ય ચંદ્રમા કે અગ્નિના પ્રકાશની જરૂર હોતી નથી જ્યાં પહોંચ્યા પછી પાછું આવવું પડતું નથી તે મારું પરમધામ છે જ્ઞાન વિજ્ઞાનીનઃ કેચિત પરમ પારમ તિતિર્ષવ અતિવ તત્સદ પુણ્યમ પુણ્યાભિજનસેવિતમ તત્ર ગત્વા ન શોચંતી ન ચ્યવંતી વ્યથંતી ચ કેટલાક જ્ઞાન વિજ્ઞાન સંપન્ન મુમુક્ષુઓ આ સંસાર સાગરને પાર કરવા ધારીને પવિત્રાત્માઓને પવિત્રાત્માઓએ સેવેલા તે પુણ્યસ્થાનને પામે છે જ્યાં ગયા પછી તેને નથી શોક થતો નથી વ્યથા થતી કે નથી ફરી આ સંસારમાં પાછા આવવાનું પણ થતું તેનું તદ બ્રહ્મણ સ્થાનમ તેતુ તેતુ તદ બ્રહ્મણ સ્થાનમ પ્રાપ્નુ વંતિહ સાત્વિકા નૈવ તે સ્વર્ગમ મિચ્છંતિ ન યજંતિ યશોધના સતામ વશમાનું વર્તન્તે સતામ વર્તમાનું વર્તન્તે યથા બલમ મહિંસયા તે સાત્વિક મહાપુરુષ એ બ્રહ્મધામને પ્રાપ્ત કરે છે તેમને સ્વર્ગની ઈચ્છા થતી નથી તે યશ અને ધનને માટે યજ્ઞ નથી કરતા સત્પુરુષોના માર્ગ પર ચાલે છે અને હિંસારહિત યજ્ઞનું અનુષ્ઠાન કરે છે દિવ્યમ સ્થાનમ મજરમ ચા પ્રમેયમ દુર્વિઘ્નેયમ ચા ગર ચા ગમેર ગમ્ય ચા ગમેર ગમ્ય માધ્યમ ગચ્છ પ્રભો રક્ષ ચાસ્માન ચાસ્માન પ્રપન્નાત કલ્પે કલ્પે જાય માનહ સ્વમૂર્ત્યા હે પ્રભો પ્રત્યેક કલ્પમાં પ્રગટ થતા આપ હે પ્રભો પ્રત્યેક કલ્પમાં મૂર્તિમાન પ્રગટ થતા આપ દિવ્ય અવિનાશી અપ્રમેય ન સમજી શકાય તેવા અને શાસ્ત્ર દ્વારા જ પ્રાપ્ત થતા આપના આદ્ય સ્થાનમાં પધારો અને શરણે થયેલા અમારી આપ રક્ષા કરો યોગ સિદ્ધા મહાત્માન તમો મોહ વિવર્જિતા ગત્વા પુનઃ નૈમમ લોકમાયાંતિ ભારત સ્થાન મેં તન મહારાજ ધ્રુવમ સ્થાન મેં તન સ્થાન મેતન મહારાજ ધ્રુવમ અક્ષયમ અવ્યયમ ઈશ્વરસ્ય સદા યેતત પ્રણમાત્ર યુધિષ્ઠિર પ્રાણમાત્ર યુધિષ્ઠિર પ્રાણમાત્ર યુધિષ્ઠિર તમારા ચશ્મા આવી ગયા છે ચેક કરાવવા જવું છે હે ભારત અજ્ઞાન અને મોહથી રહિત યોગ સિદ્ધ મહાત્મા પુરુષો તે નારાયણના ધામમાં ગયા પછી આ સંસારમાં પાછા ફરતા નથી મહાભાગ યુધિષ્ઠિર આ પરમેશ્વરનું સ્થાન નિત્ય અવિનાશી અને અવિકારી છે તમે તેને અહીંથી પ્રણામ કરો ચતુર્ણામ લોપ પાલાના લોપપાલાનામ શુક્ર શ્યાથ બૃહસ્પતે હે મરુતામ વિશ્વદેવાનામ સાધ્યાનામ વિશ્વ સાધ્યાનામ સ્વિનો રપી સાધ્યાનામ અશ્વિનો રપી સાધ્યાનામ સ્વિનો રપી એમ સાધ્યાના સંધિ જ્યાં થઈ હોય જેનો સંધિનો છેલ્લા અક્ષરનો અર્ધો અક્ષર હોય એ પાછલા શબ્દની હારે બોલવાય સાધ્યાના સાધ્યાનામ એમાં મ અર્ધો છે એ આગલા શબ્દની હારે બોલવાનું અશ મસ્વીનો અશ્વિનો ને બદલે મસ્વીનો એમ સાધ્યાના રપી સાધ્યાના મસ્વીનો રપી રુદ્રાદિત્ય વસુનામ ચ રુદ્રાદિત્ય વસુનામ ચ તથાન્યેષામ દિવૌકસામ સ્થાનાની નિર્યાસ્તાત સ્થાનસ્ય પરમાત્માન સ્થાનાની નિર્યાસ્તાત સ્થાનાની નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્માન પરમાત્મન સ્થાનસ્ય પરમાત્મન પરમાત્માના ધામની આગળ ચારેય લોકપાલોના સ્થાન બૃહસ્પતિનું સ્થાન મરુતો વિશ્વદેવો સાધ્યદેવો અશ્વિની કુમારો રુદ્ર આદિત્ય અને વસુઓના સ્થાન તથા અન્ય સ્વર્ગવાસી દેવતાઓના સ્થાન નરકના જેવા દેખાય છે ઓમકાર ઓમકાર રથ મારુહ્ય ઓમકાર રથ મારુહ્ય ઓમકાર રથ મારુહ્ય ઓમકાર રથમ રથમ આરોહ્ય મનઃ કૃત્વા તો સારથિમ મનઃ કૃત્વા તો સારથિમ બ્રહ્મલોક પદાન વેશી યાતિમ વિષ્ણુ પરમ પદમ યાતિ વિષ્ણુ પરમ પદમ રૂપી રથમાં આરૂઢ થઈ મનને સારથી બનાવે પછી બ્રહ્મસ્થાનની શોધ કરનારો આવો મુમુક્ષુ વિષ્ણુ ભગવાનના સર્વોત્તમ સ્થાનને પામે છે પ્રાપ્યા વધ્યમ બ્રહ્મપુરમ રાજેવ શ્યામહમ સુખી અવિનાશી બ્રહ્મપુરને પામીને રાજાની માફક હું સુખ અનુભવું દર્શયા માસ લોકમ સ્વમ ગોપાનામ તમસઃ પરમ શ્રીકૃષ્ણ ભગવાને ગોવાળોને માયાના તમથી પર પોતાનું ધામ બતાવ્યું એવમ મેતાન મયા મયાદિષ્ટા નનુ તિષ્ઠંતિ યે પક્ષ યે પથ થશે કે ક્ષ છે તો પછી તો તો ચશ્મા છે તો ક્ષેમમ વિદંતિ મત્સ્થાનમ યદ બ્રહ્મ પરમમ વિદુહુ આ રીતે જે લોકો મારા બતાવેલા જ્ઞાન ભક્તિ અને કર્મ માર્ગનો આશ્રય લે છે તેઓ મારા પરમ કલ્યાણરૂપ ધામને પ્રાપ્ત કરે છે કારણ કે તેમણે પરબ્રહ્મ તત્વને જાણી લીધું છે બ્રહ્માખ્યમ ધામ તે યાંતિ બ્રહ્માખ્યમ ધામ તે યાંતિ શાંતા સંન્યાસીનો અમલાહા સંન્યાસીનો મલાહા સંન્યાસીનો મલાહા નિર્મળ મનના શાંત સંન્યાસીઓ મારા બ્રહ્મ નામના ધામને પામે છે ક્રાંત્વા દશોત્તર ગુણાહ પ્રાપ ગોલોકમદ્ભુતમ ધામ તેજોમયમ તદ્ધિ પ્રાપ્ય મેકાંતિકે હરે હે તત્રેક કાલ સંભૂત કોટી કોટયર્ક કોટી કોટ્યર્ક કોટી કોટ્યર્ક સન્નિભમ સવ્યચષ્ટ મહત્તેજો સવ્યચષ્ટ મહત્તેજો દિવ્યમ શીતતરમ મુને ઉત્તરોત્તર દસ ગણા વિશાળ અષ્ટ આવરણોને પાર કરીને ભગવાનના એકાંતિક ભક્તોએ પામવા યોગ્ય તેજોમય અદ્ભુત ગોલોકધામમાં ગયા હે મુને ત્યાં એકી સાથે પ્રગટેલા કરોડ કરોડ સૂર્યના તેજ જેવું અત્યંત ઉજ્જવળ મહાન તેજ જોયું એતદેવ ધામ વૈકુંઠ શબ્દેનાપ્યુક અભ્યુક્તમ વૈકુંઠ શબ્દેનાપ્યુક્તમ લોકમ વિકુંઠમુપનેશ્યતિ ગોકુલમ સ્મ એ જ ધામને વૈકુંઠ શબ્દથી પણ કહ્યું છે કૃષ્ણ ગોકુલને વૈકુંઠ લોકમાં લઈ જશે સ્વામી મહારાજ